मात्र से निर्दोष है अपूर्व स्वभाव के पेड़ सकल सदगुण कोष है स्वस्वरूप की प्रतिति अप्रतम संयम धारण पूरण पड़े वितराग निर्विकल्पता के कारण अंते योग स्वभाव जो का के प्रकट करता रहे आनंद घन नाम अंतेता के प्रकट जो करता स्थिति करनार है स्वस्वरूप की स्थिति करावण हार है सहजात्म सहजानंद आनंद घन नाम अपार है सतदेव धर्म स्वरूप दर्शक सुगुरु पारावार है એમને મને બહુ આત્મા જેનો સહજ છે સહજ સહજ આત્મા સ્વરૂપ એને રફ થતા પ્રેમ હોય વધે નહીં ઘટે નહીં એવો પ્રેમ કેમ વધે નહીં ઘટે જય વધઘટ થાય એ આ શક્તિ કહેવાય જય સચિદાનંદ <laughs> જે દુકાન દેતા નહીં મળી ગયું દુકાન દેતા નથી એ કે ચાદા વાંકડો એક અગિયાર વાંકડું જ્ઞાની કરે એમ કરવાનું કીધું નથી જ્ઞાની કેમ કરવાનું કીધું એટલે કેટલાક ના તો ઉઠો દેખાતો અને એ કેટલાક કેટલાક માણસ એમ કે છે કે દાદા બધું સાંભળવા આવ્યો છે આજે સત્સંગ જરા આપ ઉભો બીલો પછી ઊંઘવા મળે પછી એને પાંચી પછી પણ તમે હું કેમ ઉભો બીજા માણસ ખરી નીકળે છે ત્યાર પછી ખરી વાત નીકળે વાત નથી નીકળે જામતું નથી વાતાવરણ વાતાવરણ જામતું નથી એમ કેવું છું ક્યાં એવું છે ને કે એક માણસ ચા ના પીતો હોય અને હવે બપોરમાં આપણે કહીએ કે જ્ઞાની પુરુષો પર સત્સંગ કરો ને તો પેલું ચા ના પીતો હોય ને પ્રકૃતિ ઇફેક્ટ કર્યા કરે અસર કરે પ્રકૃતિ વચ્ચે દખલ કર્યા કરે તો આપણે કંઈક બે કપ પી લે ભાઈ આપણા કવિરાજ છું કવિરાજ મારી બધું પાન ખાતા પહેલાં મનમાં સંકોચ પામતા હતા આવી રહી રાખું છું પાન પાન ખાન મારે રૂબરૂમાં ખાતું પાન પછી બોલ ગઈ શું કહ્યું તીર્થંકર ભગવાન લખવું પડ્યું છે શાસ્ત્ર એ એ બધા બધા વ્યુપાઈનને માટે લખવું પડ્યું છે કેવું એટલે ખરી હકીકત એ લખે નહીં અમુક ખરી હકીકત હોય ને કે કેટલો ભાગ નથી નડતો આ સંસારમાં અમુક ભાગ ક્યારેય નડતો પણ જ્ઞાની પુરુષ ને પાસે હોવો જોઈએ જ્ઞાની પુરુષ ની પાસે હોવો જોઈએ એ આડ રાખીએ હે એટલી આડ રાખી નહીં તો પેલાનો અર્થ ના થાય બરોબર એટલી આડ રાખી એમ જ્ઞાની પુરુષ ની પાસે હોવો જોઈએ ના રાખે ને તો મૂળે સ્વચ્છંદી સ્વભાવનો થાય સ્વચ્છંદી સ્વભાવનો થાય વસંતી સ્વભાવ એટલે મરેલાને જીવતું કર્યો અરે આમાં મરેલું છે કેટલીક વસ્તુઓ આમાં મરેલું તને નુકસાન કરશે નહીં પણ મરેલા જીવતો કર્યો સ્વસંતી પાછો પણ આત્મા છે ને અનંત શક્તિ વાળો છે ને શું અનંત શક્તિ વાળો છે ને એટલે સ્વસંદી છે સ્વભાવનો કેવું હા અમારી પાસે એટલે સ્વસંદ ના હોય એ પોતાને એમ લાગતું કે હું બધું કંઈક સ્વસંદમાં છું તો હું કહું કે તને એમ ભલે લાગે પણ મને લાગે છે કે તું સ્વસંદમાં નથી પોતાને એમ લાગે કારણ કે ડાક્ટર જાણતા હે એ ખરેખર તાવ નથી આવતો એની પ્રકૃતિ છે ગરમ શરીર ગરમ થવાની એટલે આ જગતમાં કેટલો ભાગ ક્યાં જગતનો કરતા ક્યાં છે અકર્તા ક્યાં છે જગત કેવી રીતે બન્યું છે કોણ છે એનું ઉપાદાન કારણ શું છે નિમિત્ત કારણ શું છે બધું જ્ઞાની પુરુષના દર્શનની વાત છે શબ્દમાં ઉતરેવું નથી છેલ્લું ઉપાદાન નિમિત્ત આ જગતનું એ જ્ઞાની પુરુષના દર્શનની વાત અને દર્શન એ પાછું ઉતરે એવું નથી શબ્દ એવું અવશ્ય અવર્ણનીય જે મારીના ચોવીસ તીર્થંકર હૃદયમાં હતું તે આજે મારા હૃદયમાં છે વાત કરી ચોવીસે તીર્થંકરના હૃદયમાં હતી એ હૃદયમાં મારા હાથમાં છે અને તે જગતનું કલ્યાણ હો શું અમારું થઈ ગયું છે તમારું થઈ ગયું છે આ જગતનું થાવ શું કહે જગત આ સ્થિતિમાં ન રહો વગર તમને ઘરનું ખાઈને ઘરનું લુગડા ઘરના પહેરે છે જો કે બધા મિશાવારા નહીં બધા મિશાવારા તો ઇન્ડિયન ઇન્ડિયન લોકો છે શું તાકે છે કે ભાઈ વેચેર કરે છે તાકે તે બિચારા સંજોગ વસાત કરે એવા છે ભાઈ સંજોગ વસાત કરે એવા છે શેના આધારે કરે સંજોગોને લઈ સંજોગો વસાત જો સંજોગો બદલાય તો કદાચ બદલાઈ જાય કોન્ટ્રાક્ટ ચાલે બહુ સારા પાનબાન ખાધું છે કે એવું જ એમ ને પાનબાન ખાધી શું કહે બંધન હશે તમે દેશે દાદા કે ભાઈ આ ના કરી અમે ચેતાઈએ ને ચેતવું તો પડે કેમ મારા કાઢી નાખે હવે એવું છે ને કે આપણે એકલા પહેરી બેસીએ અને બધા એના એમાં હોય ત્યારે વધારે સારું લાગે આપણે એકલા પહેરીને બેસીએ એ સારું ન લાગે બધાના ગળામાં હોય અને પહેરી હોય તો સારી લાગે તમારો જે ભાવ છે ને કે આ એના ગળામાં છે એવો મારો ભાવ થાય એટલે બધું હું કાઢવાનું હું કાઢવાનું રહેશે નહીં Yeah. શું લખ્યું શું તમારે કહેવું હતું મેડિકલ ટર્મ્સની વાત કરો અમે તો અમે તો વેલકમ સમારંભમાં ગયેલા બધે વેલકમ સમારંભ હોય ને ત્યાં ગયેલા બધે અત્યારથી તો વિદાય સમારંભમાં કોઈ જગ્યાએ ગયેલા નહીં ના વિદાયમાં ગયેલો ના ના તમે ગયેલા પણ હું તો ગયેલો નહીં ને વિદાય સમારંભ તે તમે કહો એટલે કાલે અમારે વિદાય ગઈકાલે વિદાય સમારંભ અચ્છા હા આ રણછોડ વિદાય સમારંભ વિષ્ણુ જ્યોતિ દ્વારા સ્કૂલ ને બધું ભેગું થયેલું અને વિદ્યાધિકારી અને વિદ્યાધિકારી નહીં પેલા જિલ્લાનો શું અધિકારી શિક્ષણ અધિકારી જિલ્લાનો પેલો ડિરેક્ટર ઓફ એજ્યુકેશન હોય કે ઇન્સ્પેક્ટર ઓફ એજ્યુકેશન હોય જિલ્લાનો વિદ્યાધિકારી અને પછી એક ડીન હતા આપણા ફોરેનના એ બધા બધું ભરેલું બધું છોકરાઓ બોકરાઓ એમાં મારા મારે કામ શું થાય કે દાદા આશીર્વાદ ને એકલા જ માટે તારે આ બહુ સારું આપણે કામ બહુ ના હોવું જોઈએ આપણને આવું આવડે ને એ તો બધા બધા મોટા મોટા માણસો એટલે પછી છે તે કંઈક કુદરતી રીતે બહુ સારું કર્યું બધા છે તે જુદી જુદી જાતનું બોલ્યા બહુ સારું બોલ્યા જે એક તો પેલો જે અધિકારી છે ને તે આખા જિલ્લાનો એ તો તમારા આગળ પેલા પ્રોફેસર બેઠેલા છોકરાઓ બેઠેલા પછી કે છે હું તો દાસ નો દાસ છું કે છે દાદા ભગવાન હું તો દાસ નો દાસ છું કે છે આમાં તો ના બોલે દાસ નહીં બોલતા તો મને વે થઈ પડે મુશ્કેલી આવે અને પેલા પેલા ભાઈ દિન તો બહુ સરસ બોલે દિને એવું બોલે કે દાદા ભગવાન જે સાયન્સ છે એમાં કશું હું જાણતો નથી મને ખૂબ પડતી પણ લાભ પામીશ મને દર્શન થયા છે ને આજે એમના આશીર્વાદ હું પામીશ એ બધા બહુ સારું દર્શન થાય નહીં તો આવું તો હોય ને અને એમને છે એમને ઉઠ્યું હું કોકરા પર ખૂટતો હોઉં શું કોને પેલા લોકો હા એ લોકોને સમજણ હોય એમને મુક્ત મન જોઈએ શું એ એ રિયલી રૂમને ઉઘાડવા જ માગતા નથી ને એ લોકો ઉઘાડી નથી એમના કપડા પણ ના કાલે બધું બહુ સરસ જવું પડે ના બોલી શકે કાલે ટોનિક તો ખરા ને બ્રેન ટોનિક તો ખરા આ જો એ પ્રમાણે જો બ્રેન ટોનિક પ્રમાણે મળતું હોય ને તો આ મંદિરો રહે નહીં મંદિરો રે ને એમ કે પેલા શિક્ષણ વાળા તો હું કોણ છું મને મને વિચાર્યું નથી ને હું એટલે મને ક્યારે છે તે શીખવાનું નથી હું કોણ છું એનું વિચાર્યું જ ના હોય એ તમે તમે શાનું વિચારવાનું તમારે ચિંતા નહીં કરી નહીં કરવી એટલે ટેબલ લેન કહેવાય શું કહ્યું આ વેપારીઓને તો હેલ્થ સેન વેલી જ આવે વેલીમાં કંઈ વિચાર આવે વેલીમાં ઉતરતા વિચાર આવે ત્યાં શું શાના ઉપર તમારે ટેબલ લેન કર્યું બે હજાર મળતા હોય બસ ટેબલ લેન્ડ ખોકદાડો પગ ખસી જાય ફેસ ફેસ લાગે બીજી તો તો એમને પછી ખીણમાં છે બોટમ ના દેખાય તો તો એમને ખીણમાં કે બોટમ ના દેખાય ના દેખાય ના દેખાય ના એમનો જો ખસ્યો પગ ખીણમાં તળિયું દેખાય નહીં એકદમ મોટું બની ગયું ત્યાંના ત્યાંના લોકોને એ લોકોના અંગ્રેજી બધું હા હા એવું છે ને રણછોડભાઈનો જે આર્ટિકલ હતો ને રણછોડી નો મને એમ કહેવામાં આવ્યું કે આપણે જે આપતાવાણી જે પહેલો ભાગ છે એ પહેલા ભાગનો સાર આ રણછોડભાઈ આ નિબંધમાં છે આ બોધીમાં જે છાપેલો રણછોડભાઈ નો નિબંધ હવે એ સારનું જો અંગ્રેજી થાય તો એમાં એ તાર આવી જાય આ પ્રમાણે ભૂમિકા થઈ એટલે એ જે સાર હતો તેને છે તે એમ કે નજર સમક્ષ રાખીને અને તમને યાદ કરીને લખવા માંડ્યું જોયું બહુ સારું લખાણું અને એ છે ને પેલા એક શંકરાચાર્ય થઈ એવું ગણો છો <laughs> આ કાળના શંકરાચાર્ય અમને એ સીતા બહુ જબરજસ્ત સીતા પછી એમની જોડે બેઠો આપણે કમુભાઈ સાથે બેઠા અને પછી મેં કહું હવે તમે વાંચો વાંચીને જુઓ સમજણ પડે છે કે કંઈ અર્થનો અનર્થ થાય છે એ શબ્દનો અર્થ બરોબર આવ્યો નથી એ બધું જોઈ લો અને આમ જોતા જોતા જોતા ઇંગ્લિશ કહેવાનું કહેતા હતા પણ મને માફક નથી ಒಂದು ನಾನು ಬಿಟ್ಟೆ ಜಿದ್ದು આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને બહારનું આચારમાં કે ફેરફાર થતો નથી દેખાય માફો ચૂકો આચાર હોય તો ફેરફાર નથી તેને નથી એનો અર્થ એના જ અર્થમાં કર્યા છે બોલે ના તમે બીજા નિબંધ પણ થોડું જુદું છે પેલો જે પેલો નિમન છે એને આ થોડું જુદું છે જુદું છે ને હા કેટલાક છોકરાઓ બધા સરખા છે મતલબ કરવા જેવું છે કશું જરૂર બીજું બીજું સજેસ્ટ કરો આપ આશ્રમ તો હિન્દુસ્તાનમાં બધા બે પડ્યા કેટલા એ બધો એ શું કહેવા માંગે આશ્રમ નો તારે શ્રમ તને સંસારમાં લાગ્યો બરાબર છે આશ્રમ પણ આપણે કંઈક બીજું જો કંઈ બાંધો નહીં હું તો કઉ છું કે જરૂર નથી પણ તમે ખાલી બાંધો તો કંઈક એવો શબ્દ આપજો રળિયામણો શબ્દ જેને આર્ગેનાઇઝિંગ શબ્દ કહેવામાં આવે શું આશ્રમ ને હે આશ્રમને આપવાનું એ તો શાંતિનિકેતન બાંધવું તો પડશે બાંધ્યા કે ચાલે નહીં તારે શબ્દ એવો આપે કે તમે શું જુઓ શું એટલે શું એમને શું કરવું છે દરેક ઠેકાણે મુક્તિ કરવાને માટે જે જે સત્પુરુષો થઈ ગયા એ પોતે પોતાના આશ્રમ એવું કંઈક કરતા ગયેલા છે હવે માનો કે આપણા જેવાને કે તમારા જેવાને મહાત્મા હોય દાદાના ચરણમાં બે મહિના શાંતિથી રહેવું છે તો આશ્રમ હોય જ્યાં દાદા નિવૃત્તિમાં રહેતા હોય ત્યાં એના મહાત્માઓ મહિનો બે મહિના ત્રણ મહિના આઠથી પંદરથી જેને જ્યારે અનુકૂળતા આવે ત્યારે બધા આવીને ત્યાં શાંતિથી રહે એવું એક સ્થળ હોય ત્યાં આશ્રમનું જેમ કે અહીંયા આણંદની બાજુમાં અગાધ છે ત્યાં પ્રભુશ્રી ત્યાં ચૌદ વર્ષ રહ્યા તો એમાં જે જે નાકા છે ઘેરાવા જવેરી છે કે જે જે માણસો એમના ઓલામાં આવ્યા એમને સૌ સૌને પોતાની અનુકૂળતા એ મહિના નિવૃત્તિ મહિનો રહીએ બે મહિના નિવૃત્તિ બે મહિના રહીએ પંદર દિન નિવૃત્તિ પંદર દિન રહીએ હવે આશ્રમની તો એવી વ્યવસ્થા છે કે પ્રભુ શ્રી એ પ્રભુશ્રીએ આશ્રમની કૃપાળુદેવની સ્થાપના કરી ત્યાં એના ચિત્રપટની ત્યાર પછી એના મુમુક્ષો જેટલા હતા એ બધાએ પોતપોતાના ખર્ચે જમીનની અંદર જેને જેવું જોતું તેવું સૌએ મકાન બાંધ્યું એટલે એના એ મકાનની માલિકી આશ્રમની પણ પહેલા કુટુંબ જીવે એનો વંશવારસ એ મકાન વાપરે ફક્ત ફેર એટલો કે પેલું મકાન વેચી શકાય નહીં અને એ જ રીતે અત્યારે ત્યાં જે જે ભાઈઓને પોતાની પ્રજાને પોતાને જ્યારે અનુકૂળતા આવી એમ માનો બે મહિના વર્ષમાં બે વેકેશન પડે છે ત્યારે ત્યાં આવીને શાંતિથી રહીએ એમ આ જ્ઞાની પુરુષ જ્યાં સુધી બિરાજતા હોય ત્યાં સુધી એ પોતાને એવા આશ્રમમાં જો રહેતા હોય તો એમની અને ભક્તોને મહાત્માઓને એમની પાસેથી જે મેળવવું છે એ મેળવી શકાય ઓછી સમજ વાળા કરે હંમેશા આવવાના જ નથી ઓછી સમજવાળા બહાર થી ટીકા કરવાના છે આશ્રમ જેમ અત્યારે કોઈ અગસ્ટમાં જાય રહીને ડાગા છે હા રહીને આશ્રમ ની પદ્ધતિ પ્રમાણે લોકો ત્યાં આવે અને પદ્ધતિ ને અનુકૂળતા ન હોય એ ત્યાં આવે ને આટલું બધું કહ્યું ત્યાર પછી એ છે એમ કે જ્યારે આ પેલા પાદરણની અંદર બધું યજ્ઞનું બધું થયું ત્યારે છે તે ત્યાં આશ્રમમાં દાદા ગયા ત્યારે છે તે શું થયું હતું એ છે તે તમે જાણો છો હું તો ત્યાં ગયો પણ હું તો બીજી ચાલ્યો ગયો હતો એટલે પાછળથી કઈ બીજું હોય તો મને બહુ ખ્યાલ ગમે તેવું પુસ્તક હોય તો એ પુસ્તકનો વાંચનાર કયા કઈ કક્ષાનો છે એના ઉપર એ પુસ્તકનો આધાર છે એમ કે નરી કૃતિની છે એ તો એ આ સમાજમાં થવાનું છે દુર્યોધન ને યુધિષ્ઠર ની જ વાત છે એટલે એક ગામ ની અંદર કોઈ હા ઇન્સ્ટિટ્યુશન છે ને જુઓ જીવંત તત્વ છે એ કોઈ કાળે કોઈ જગાએ બંધાતું નથી અને નિર્જીવ તત્વ છે એને બાંધો તો એમાં કશું જણાશે નહીં તો એક ને બે વાત છે એટલે when a institutional it starts its own nemesis. When a religion has spiritual inspiration, the inspiration itself is religion, in whatever form or words it may be expressed. But it is religion. That touches us. But uh, the, the, the cold-blooded forms never touch us. તમે એને થોડુંક ગુજરાતીમાં કરો તો મારા જેવો દોઢ વર્ષ દોઢ ઇંગ્લિશ હા ધર્મ એવી વસ્તુ છે કે જે સતત વહેતો છે અને સનાતન છે સતત વહેતો હોવા છતાં પણ સનાતન છે અને એ સતત વહેતો સનાતન ધર્મ એને જ્યારે તમે છે તે એમ કે બાંધ્યા પાણીની માફક તમે રાખો તો એ ધર્મનો ડખો થાય અને એ અત્યાર સુધી ઇતિહાસની અંદર જે જે એવા પ્રમાણે થયેલા છે જ્યાં બાંધ્યા પાણી થયા છે ત્યાં ડખો જ થયો છે અને એમાં પછીથી જ્યારે કોઈ એવો સંત પુરુષ કે એવો મહાપુરુષ આવે છે ત્યારે એને મારે છે લાભ અને કહે છે કે ભાઈ કઈ જગાએ પગ નથી તે હું છે એમ કે આ જગાએ પગ ના રાખું એવું એને કહેવું પડે છે એટલે એ પ્રમાણે આ આશ્રમો છે સારી વાત છે ત્યારે જ્યાં સુધી દાદા છે જ્યાં સુધી આપણે બધા હરીએ છીએ ફરીએ છીએ મળીએ છીએ ત્યાં સુધી આ કોઈ સવાલ જ નથી અને નહીં તો એમ કે કુદરત એનું એનું કામ કરી દે છે અત્યારે જો અત્યારે જો તમે આ કંઈક કરવા જશો આ આ કાળની અંદર તો કરો એ સારી વાત છે પણ કર્યાથી એમ કે કેટલા કહેશે કે ભાઈ આશ્રમ છે પણ દાદા નથી દાદા છે પણ આશ્રમ નથી આવું તેવું આશ્રમ તો દાદા છે ત્યાં સુધી એની કિંમત છે અને દાદા પછી એવા કોઈ એના મહાત્મામાંથી કોઈ જ્ઞાન એનો પ્રગટ જ્ઞાની જે થાય તો એ આવી શકે આજે તો અત્યારે તો આ જે આશ્રમ બાજુ રહ્યો પણ જે કંઈ એમ કે સદાચારને વાસ્તે અને છે તે લોકોના હિતને વાસ્તે જે સંસ્થાઓ થયેલી છે એ સંસ્થાઓના સંચાલકો પણ સારા મળતા નથી થયેલી છે સંસ્થાઓ આજે તમે નવી કરવાની વાત કરો છો પણ જે સંસ્થાઓ અત્યારે મુંબઈમાં અને વડોદરામાં અને બધી જગ્યાએ થયેલી છે જ્યાં લોકોએ લાખો રૂપિયા આપેલા છે એ સંસ્થાઓ આજે સારી ચાલતી નથી કારણ કે સંચાલક સારી વૃત્તિનો નથી એટલે પણ એનો અર્થ એવો ન થઈ શકે કે આપણે બીજા ન સંસ્થાઓ કરવી ના ના એમ નહીં નથી પણ એના આ દોષો દોષો હંમેશા નહીં ગુણો જોવાય દોષો તો ઠેર ઠેર ભરેલા છે એમાંથી સારું કેટલું છે એટલું જ તત્વ દરેકમાં ગોઠવું જોઈએ દોષો જોવા બેસીએ તો કોઈ પણ ઠેકાણે દોષ વગરનો એક અણુ જગ્યા રેલવતી માત્ર દોષ દોષ નહીં જોવાય સંસ્થાનું એ સંસ્થામાંથી એક જ એકડો એક જ સારો પોઈન્ટ હોય એને જ જોવાય દોષ જોઈએ તો નહીં કોઈ કામ થાય એવું છે ને આપણે શબ્દ આપો ને ભાઈ એવો ઇંગ્લિશ સારો શબ્દ કરી આપજો કે જેમાં આશ્રમ આ લોકો આશ્રમ તો યોગાશ્રમ ફરણ આશ્રમ હોટલમાં આશ્રમ ગાળ્યા છે એટલે ડિવેલ્યુશન શબ્દ થયેલો એનો મુખ્ય જે શબ્દ ડિવેલ્યુશન એટલે એવો શબ્દ મૂક્યો કે જેના મનમાં એન્કરેજિંગ રહ્યા એ તો જ્ઞાની ના હૃદયમાંથી ઉગે જયારે ખ્યાલ આવે તમને આર આપી બરોબર આટલી ઉંમરે વિતરાગ ધર્મ પામ્યા આટલી ઉંમરે તમારે શું છે તમે શુદ્ધાત્મા એટલે ગુજરાત છોકિયાળો આફતો બહુ આવે Yeah. சாக்கிதான் சாக்கிதான் சாக்கிதான் આ છે કાળ પ્રસન્ન એને છે તેમ છે નથી નથી ને નથી આ બધું આવું છે માટે જગતમાં ભગવાનની ઈચ્છા હોય બધું બને બંગલો રાખે હા બંગલો છે તે સ્વામી રાખતો કા સરળ રસ્તે આવ્યો તો દાદાનું દર્શન કર્યું અને પછી આવું છું શુક્લા તાવ આવ્યો બીમાર તો હું આવું છું દર્શન થઈ કર્યું હા દાદાનું દર્શન કરી અને તરત તાત્કાલિક હું આવું છું જય ભગવાન સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ઉત્તરાગા ઉત્તરાગા તમારા અને મને તો ભરમખે ચાર વાગે ઉઠું છે સર તમારા દર્શન થાય સચિદાનંદના દર્શન થઈ જાય ભગવાનના દર્શન થાય તો પછી આપણે પગે લાગીએ અને આપણને સભ્ય આશીર્વાદ એ આશીર્વાદ લેવા માટે હું ખાસ આવું છું મને બીજું કંઈ નહીં આપણે એમને ગયા હોય આપણો બોલો પાક આપણે શું જોઈએ છે કશું કહીશું નહીં એવો મોડો નથી આવે કે તારું એ ફળું કંઈ નહીં કે નથી આપણે તો ખચાટ તાવ ઉતરી જશે કલ્યાણકારી ઉંમર પર આટલી ઉંમરે જ્ઞાન પામે હા બહાર લડો ને આ જન્મ મૂકે મને અંદરથી બે જણ જતા સ્વામી કર્યું છે ભગવાન બધા હાડો હાડો કે એ બધા જ્ઞાન અપાય કેમ તમારી નાતના નથી કે અમારી નાતના છે લહેરી છે કે એટલે નાનપણમાં જરા પીધેલો ગયેલો ખરા લહેરી છે કે એનું જ કામ તમારું કામ નથી કર્યું તમે તો માથે બગડ બગડ કરે લહેરીનું જ કામ ના કરે શું તમારે તો હવાર થઈને હોય સાહેબ ઘેરે દુકાન ભૂલતો નથી ખાતી ઘર દુકાન ભૂલતો નથી આ ભૂલે લહેરી શું કહ્યું લહેરી લહેરમાં આવે ને બધું ભૂલી જાય બધું ભૂલી જાય લહેરીનું કામ છે આવું કે છે એ અધિકારી એ અમારા અધિકારી શું કહ્યું એકત્રીસ આખો દાડા મગજરો કઈ તો હોય મળ્યું એના પર દિવેલ છો પડ્યું ને કેમ આમ થઈ ગયું દુકાનના દુકાનોમાં વિચાર આવ્યા નફો ને ટોટો નફો ને ટોટો આ નેટ ચક્કર આમાં કઈ પડ્યો નફો ટોટા વેપારમાં આમાંથી એક વાક્ય છે સૂર્યનો પ્રકાશ પાપી અને પુણ્યશાળીમાં ભેદ ગણતો નથી સૂર્યનો પ્રકાશ પાપી અને પુનિશાળીમાં ભેદ ગણતો નથી બધી જગ્યાએ સરખું પડે છે એનું અંગ્રેજી છે sunlight does not distinguish between a saint and sinner for its function એ વાક્યનું ઇંગ્લિશ પડ્યું છે હા એટલે વસ્તુ છે પણ કોઈ પણ દ્રષ્ટિએ લેરી હોય તો કોમ હેડે આ તો દુષ્મ નો જમાનો કેવું દુષ્મ કાળનો હા હા નફો તો એ કઈ શેઠેરા બાપનો છે એ તો દુકાનના બાપનો છે શું છે બરાબર દુકાનના બાપનો નફો તો ઘેર લઈને આવે ચક્કર ઘેર લઈને ગયા તારી દલાલી ખોટ ગઈ ત્યાં હું ઘેલી રહ્યા અરે દુકાન ને ખોટ ગઈ તેમ પૂછતા શા પણ કરશે તારી દલાલી તારી દલાલી ઓછી મળશે તે તારે નહીં મળે દલાલી ખોટમાં શું બીજી શું નફો તો ઘેર દુકાનનો વેપાર નફો નફો તો વેપારનો એ બચ્ચા પર વેપાર જો બરાબર ઘેર દુકાન લાવે આપણે જલાવી હોય દાદા ચા પાણી નાસ્તા પાણી એ પણ કહેવાની આ વ્યવહારમાં એક રીત રાખી છે એક ભાઈ છે તે એમ કે જ્યારે એમને દુકાનમાં નુકસાન આવે ત્યારે ઘેર આવીને કે મગનું પાણી કરો ઘેર મગનું પાણી કરો નુકસાન જાય ત્યારે દુકાને નુકસાન જાય ત્યારે મગનું પાણી એટલે ઘરવાળા બધા સમજી જાય કે આજે કંઈક ગયું દુકાનને નુકસાન ગઈ તાવ ગુરુ દુકાનને ચડાવી એ મુઓ મગનું પાણી પીએ મેં ચક્કર નિરાતે કદાચ જ્યારે દુકાનને તાવ ચડે ને ભજીયા બનાવીને ખાઈએ નિરાતે ઊંઘી થઈ ગયું મનનો એના તરફનો પક્ષ છે શું છે આપણું મન છે ને એના તરફનો દુકાન તરફનો પક્ષ હોય છે એનો શું કહ્યું એટલે ભજીયા ખવડાવી મન બધું ઊંઘી જાય ખડા રાત વરના માલિક છે એ ભર ક્યાં જતું દરેક નફો કરી જાય હોય તેથી શું કે ઘરમાં <laughs> જેટલું છે એટલા ભાગને તારું મને એને આ સીમા આટલી ઓળંગી નહીં શું કહ્યું બરોબર એની સીમા છે શું છે દરેક ની સીમા સીમા ઓળંગી શું જાય છે બધે ચારે બાજુ ત્રણે કામ થયા કરે આખો દાડો આખો દિવસ અંતર ચાલ્યા કરે તું સિદ્ધાર્થ પાસે લખ રહ્યા કરે તું બાર સિદ્ધાર્થ કર્યા કરે બોલો લોકો કહે છે આ કામ કરી શકાય પેલું નહીં થાય મેં ચક્કર શું સાચી ભક્તિ જો કદી સંસાર સાથે ના થતી તો સાચી ભક્તિ જ નથી શું કહ્યું બરોબર સાચી ભક્તિ જો સંસાર સાથે ન થતી હોય તો સાચી ભક્તિ નથી નથી એ સબ્જેક્ટિવ ભક્તિ છે કેવી છે સબ્જેક્ટિવ અને પછી છોડવાની જ વૃત્તિ થયા કરે આ છોડી તો આમ થશે આ છોડી તો આમ થશે મને કે આખો દાડો શું બાંધી રહેશે હું શું બહાર વાંચ બહાર જાય છે તો મારે શું કામ દેખાતા બહાર રોડ ઉપર ને ઘેર બેઠા જાય કરે લોકો વગર ફીએ જો જોવાનું મળે ને ટીવી કશી કેટલો ઉપકારી થઈ ગયો અનંતાભાવ થી એવો અવકારી હતો જ્ઞાની ભાઈ આટલો ઉપકારી થઈ ગયો ના જમાનું હોય તો પાછું માઇન્ડ છે તે ઉપયોગ રહ્યા કરે કંટ્રોલ રાખવાનો કંટ્રોલ રાખવાનો ઉપયોગ રહ્યા છે ઉપયોગ ભગવાને કહ્યું છે કે એક એક મિનિટ તો તું આત્મા થા કે છે આ ઉપવાસ ઉપવાસ શબ્દ છે એમાં ઉપરી પછી ર લખી લગાડે તો ઉપર વાત કહેવાય ઉપર વાત એક મિનિટ જો કે છે કે આત્મા સિદ્ધાર્થમાં થઈ ગયું પછી અમારે તારા પાસે ફરિયાદ જ ના રહી એક જ મિનિટ પ્રમાણ તો સમય ગયો છે પણ અમે તમને મિનિટ કહી છે કારણ કે આટલા બધા ઓછી નથી એટલે મિનિટ એક મિનિટ પણ સિદ્ધાર્થમાં થયો છું સગા થયો છું કેવી તૈયારી આવી કરીએ ચલાવી દો ને કે છે જો નહીં ચલાવીએ તો આ આયેલો શિકાર છૂટી જશે એમના મને એમ લાગ્યું કે આ રાજીજી કઈ આવે એમને શું લાગ્યું આયેલો શિકાર છૂટી જશે આપણે શિકાર જોઈતો નથી પણ એના કલ્યાણ માટે એમ કલ્યાણ માટે કલ્યાણ માટે એને શુદ્ધાત્માનું લક્ષ રહે છે પણ જ્ઞાન પરિણામ પામતું પછી પહોંચશે નહીં જ્ઞાન પરિણામ ના આ એક જ આપણે એક મિનિટ બોલને કે છે તું એક જ મિનિટ જમણી આંખમાં સૂર્યને સ્થાપન કરવા ડાબી આંખમાં ચંદ્રમાને સ્થાપન કરવા આ યોગ હા પછી એમને મનને સ્થિર અહીંયા નાભી ઉપર કરવું અક્ષર ના કરી શકે માણસ માણસ નું ગજુ છે ગજુ નથી આ ચકરેલા માણસ નું ગજુ છે એ તો માથે સમર્થ પુરુષ બેઠા હોય તો કરાવી શકે પોતે પોતે મજબૂત હૃદયના આધાર સિવાય આખું નતા કરી શકતા પોતે જ નતા કરી શકતા પણ આ તો ઉપચાર બતાવ્યો બીજા લોકોને ઉપચાર જેઠાભાઈ બતાવ્યો અરજી વખતે પાછું કઈ ગુરુ ગમ્ય વગર થઈ શકે નહીં ગુરુ માથે સમર્થ પુરુષ વગર એ પ્રયોગ થઈ શકે નહીં કોઈ દાડો કરવા માટે આ કામ એવા જીવો લાગે એમ નહીં સમૃદ્ધ પુરુષ હોય તો કરાવી શકે બધું જ એ તો પ્રયત્ન કરાવી શકે દાદા આજે પ્રયોગ કરાવનારા છે તો કરાવી શકે કૃપાના બે હજાર શિક્ષાએ બોલાવીએ તેમાં દર્શન જગતના કોઈ પુરુષ નીકળે ખરો લગભગ બધા કોઈ એકાદ નીકળે તો કઈ કહી શકાય નહીં આપણે તો જ્ઞાની જાણે બાકી સ્વચ્છંદે છે બધા બરાબર અને એ પાછું માટે તે કરો રોગે જીવ સદંગ પામે અવશ્ય અરે અવશ્ય પણ સાધના સાધન લોકો એટલું જ છે હા સાહેબ જવાબ લખ્યું એમાં ચક્ર ધંધો દેવો મળ્યો છે જે ના કર્યું છે જેનાથી મોટું થાય તે રસ્તે ચાલતા નથી નથી પછી બીજું વાક્ય કહ્યું લોકે જીવ સ્વચંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય તો બમણો કરે છે છતાંય તમે શું એ પુરુષ ચિત્ર પર જોઈ તો સારું બરાબર પણ એક પુરુષે મને લોકો પૂછ્યા હતા મેં કહ્યું કપાળ દેવા ન કપાળ દેવાનું ખર્ચ તમારું કામ છે આ તો ચિત્રપટ છે વિચિત્રપટ એમનો ફોટો છે કપાળ દેવાનો એક એક વચનમાં એક એક પત્રમાં એક એક અક્ષરમાં કૃપાળુજીને સાફ શબ્દમાં જણાવ્યું છે કે ગમે તેમ કરીને તમારે પ્રત્યક્ષ સદગુરુ શોધવા પડશે પડશે ને પડશે ઠોકી ઠોકે લખ્યું આજ ગાડી લખ્યું સજીવન મૂર્તિ હા જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે હૃદય આ બધું કે છે અને પાછું એમને એક બીજું છસો ને એસી પત્રમાં લખ્યું છે કે ભૂતકાળની ભ્રમણાની પછવાડે ભૂતકાળના મહાવીરની ભ્રમણાની પછવાડે વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને ચરણે આવો કે જેથી તમારું કલ્યાણ જ છે અમે કલ્પક્ષ છીએ અમે અમૃત સાગર છીએ આ અમે આત્મ સ્વરૂપ પામ્યાથી એ અભિમાનથી લખવામાં આવ્યું નથી અમે ભાવિ જીવોના કરુણા ઉત્પન્ન થવાથી કારુણ્ય બુદ્ધિ ત્યાં લખવામાં આવે છે તો રોટલી મૂકો આ તમે એ જ કરે બીજું કશું નહીં કરતા ત્યાં ઉતાર કરી ચાકો છે ચાલુ છે મળી ગયો કશું હજુ ખાવાની બહાર નીકળ્યા નથી આ એ તો આશ્રમમાં પડી ખાવાની બહાર નીકળ્યા નથી અને ત્યાં નો ઘંટ વાગે છે એવું ઉઠે શું ઘંટ વાગે અને ચારી વખતે જે ક્રિયા કરવામાં આવે છે તેની તે ક્રિયા કર્યા પણ આપે લખ્યું છે ને પાંચ વખત દવા હલાવીને પીવી આપતવાણીમાં લખ્યું છે કે દવાની બાટલી પાંચ વખત ડોક્ટરે કીધું હલાવીને પીવી પાંચ વખત હલાવીએ છીએ કે હાથ સુધી પણ કોઈ પીતું નથી આતમ ભાવના ભાવ તમે કેતા વર્ષથી આવું બોલો છો પહેલેથી બોલો છો કે રોજ કે છે તો મેં તે તમે કેવડામ છે થઈ ગયો કે બાકી થોડું ના થઈ ગયો તમે લહે કેવડામ લહ્યા નહીં આ તો ભાવના સંભાળી તો લહ્યા કેમ નહીં